કરીને અગ્નિકીઓનીમાં જન્મ લે છે જેવી રીતે જેવી રીતે ગંગાસિંહ આજે થોડું ગરબા કરી રીતે દ્વારા Gracias. ઈ બેન દેખા દેખા બોલો બોલો પરમાથી છે ને જે પણ જોડાયું તમારો ફોન તમારી છે ને ડિસ્ટર્બન્સ થાય છે હાજી પણ તમારો અવાજ આવે છે પ્લીઝ ફોન ને મ્યુટ કરો ડિસ્ટર્બન્સ થાય છે અહીંયા બરાબર રાજા જેજે વડોદરા થી સ્મિતા બોલો હા અનવર પ્રણામ જેજે વડોદરા થી દક્ષા બોલો હા અનવર પ્રણામ જેજે બરોડા થી કલ્પના બોલું બરોડા થી સુરેખા બોલું નથી આવડતું તમારો ફોન ને મ્યુટ કરો બહુ ડિસ્ટર્બન્સ થાય છે મ્યુટ કરતા ના આવડે તો પ્લીઝ ડિસ્કનેક્ટ થઈ જાઓ આખા ક્લાસ ને ડિસ્ટર્બ નહીં કરો जे जे थी धनवत प्रणाम प्लीज तमारा फोन ने म्यूट करो नहीं तो क्लास स्टार्ट नहीं करूं क्या सुधी नहीं आवड़त तो प्लीज क्या तब डिस्कनेक्ट कर दो फोन ने સુધી કોઈ જોડાયું છે આ ઠીક છે તમે લોકો જે પણ જોઈન થયા છો ઓગણીસમો શ્લોક કરો કે પુષ્ટિ માર્ગીય અને મર્યાદા માર્ગીય ભક્તે હવે સેવા ક્યાં અને કેવી રીતે કરવી તે આપણે કાલે જોઈશું તો મર્યાદા માર્ગી જ્ઞાની અને ભક્ત એ બંને પુષ્ટિ માર્ગને પ્રાપ્ત કરે એ પુષ્ટિ ભક્તિને પણ જેણે પણ ફોન મ્યુટ નથી કર્યું પ્લીઝ પોતાના ફોન ને મ્યુટ કરો આખો ક્લાસ ડિસ્ટર્બ થાય છે તમારા કારણે નથી આવડતું તો પ્લીઝ ડિસ્કનેક્ટ થઈ જાઓ ખોલું છે બે મિનિટ ઉભા રહો આ નહીં તો આજે નહીં કરીએ આપણે કાલે કરશું ને હું કોડ ચેન્જ કરી દઈશ હા કરો હા આપણે ઓગણીસમો શ્લોક જોઈશું ઉભયસ્તુ પ્રમેણેવ પૂર્વોક્તેવ ફલિષ્યતિ જ્ઞાનાદિકો मार्ग एवं तस्मत निरूपित भावार्थ मर्यादा मार्गीय और पुष्टि मार्गीय भक्तों को क्रम तो पूर्व में कहेली मानसी सेवा ही प्राप्त होगी मर्यादा मार्गी और पुष्टि मार्गीय भक्त ने क्रम ભક્તને पूर्व में કરેલી માનસી सेवा प्राप्त होते भेद इतना है कि मर्यादा मार्गीय को अनुग्रह मार्ग में आयवे प्राप्त होगी ભેદ એટલો છે કે મર્યાદા માર્ગીયને અનુગ્રહ માર્ગમાં એટલે કે કૃપા માર્ગમાં આવવાથી પ્રાપ્ત થશે ક્યોંકि કેમ કે ક્લેશો દીકત તરફ તેષામ મર્યાદા માર્ગીને ક્લેશ વધુ હોય છે इत्यादि वचन तो यह सिद्ध है गीता वचन થી આ સિદ્ધ છે और अतएव भक्ति मार्ग ज्ञान ज्ञान मार्ग तो अधिक है कोई ऐसो निरूपण कियो है અને આથી ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગથી અધિક છે તેથી જ નિરૂપણ કરેલ છે મર્યાદા માર્ગીય અને મર્યાદા માર્ગીય જ્ઞાની તથા મર્યાદા માર્ગીય ભક્ત હોય ગ્રીનકો પુષ્ટિ માર્ગ में અંગીકાર होएगो तो क्रमशु मानसी सेवा को फल मिलेगो મર્યાદા માર્ગી જ્ઞાની તથા મર્યાદા માર્ગીય ભક્ત હોય તેમને પુષ્ટિ માર્ગમાં અંગીકાર હશે तो क्रमથી માનસી સેવાનું ફળ મળશે और यदि मर्यादा में अंगीकार होएगो तो સાયુજ્ય ભક્તિ મિલેગી અને જો મર્યાદામાં અંગીકાર હશે तो सायुजी भक्ति सायुज्य मुक्ति મળશે ऐसे भक्ति मार्ग है तो पुरुषोत्तम की प्राप्ति करने वालों है એવી રીતે ભક્તિ માર્ગ પુરુષોત્તમ ની પુરુષોત્તમની ની પ્રાપ્તિ કરવા વાળો છે તાસુ ज्ञान मार्ग उत्तम है तो गंगा जी के दृष्टांत को निरूपण कियो है તેથી જ્ઞાન માર્ગથી ઉત્તમ છે તે ગંગાજીના દ્રષ્ટાંતથી નિરૂપણ કરેલ છે इतने लोक में कितने कहत हैं कि जो भक्ति से ज्ञान मिले और ज्ञान से मुक्ति मिले આ લોકમાં કેટલાક કહે છે કે ભક્તિથી જ્ઞાન મળે અને જ્ઞાનથી મુક્તિ મળે પરંતુ આત્મા તથા અક્ષર બ્રહ્મથી એકતા को ज्ञान તથા સબ જગત અક્ષર રૂપ અક્ષર બ્રહ્મ રૂપ હે એસે જાણો તો જ્ઞાન કહ્યું જાય છે પરંતુ આત્મા તથા અક્ષર બ્રહ્મની એકતાનું જ્ઞાન તથા સર્વ જગત અક્ષર બ્રહ્મરૂપ છે એવું જાણવું તે જ્ઞાન કહેવાય છે જો જ્ઞાન હોય તો હું પુરુષોત્તમ કો સંબંધો અતિ દૂર રહે હે તે જ્ઞાન હોય તો પણ પુરુષોત્તમનો સંબંધ તો ઘણો દૂર રહે છે ક્યાં જો પુરુષોત્તમ તો અક્ષરાતીત છે કેમ કે સ્ત્રી પુરુષोत्तम तो अक्षर થી અલગ છે સાસુ ही गीताजी के બારમે અધ્યાય में તે ગીતાજીના બારમા અધ્યાયમાં લખ્યો છે જો અક્ષર કી ઉપાસના વાળાને કો ક્લેશ અધિક હોય હે અક્ષરની ઉપાસના કરવા વાળાનો ક્લેશ અધિક હોય છે और जो सब कर्मन को मेरे में अर्पण करके मेरे पारायण હોય કે मेरी उपासना करत हैं तिनको उद्धार मैं शीघ्र ही करूँ हूँ जो અક્ષરની ઉપાસના જો બધા કર્મને મારામાં અર્પણ કરીને મારા પારાયણ થઈને મારી પરાયણ થઈને મારી ઉપાસના કરે છે તેમનો ઉદ્ધાર હું તરત જ કરું છું ऐसे श्री कृष्ण ने કહ્યું હે એવું શ્રી કૃષ્ણએ કહ્યું છે સાસુ જ્ઞાનથી અધિક ભક્તિ માર્ગ હે તેથી જ્ઞાન થી અધિક ભક્તિ માર્ગ છે તે આમાં એવું કે છે કે મર્યાદા માર્ગીય અને પુષ્ટિ માર્ગીય ભક્ત ને આગળ કહેલી માનસી સેવા પ્રાપ્ત થશે જે જે એમાં કહ્યું છે કે કૃષ્ણ સેવા સાદા કાર્ય માનસિતા પરામતા એ જોડાશે ને એમાં હા જી એટલે કે કૃષ્ણની સેવા સદા કરવી તે સેવા કદાચ જો માનસી હોય તો એ ફળરૂપ પણ બની જાય છે મર્યાદા માર્ગીને અનુગ્રહમાં આવવાથી એટલે કે કૃપા માર્ગમાં આવશે તો એને માનસી સેવા પ્રાપ્ત માનસી પ્રાપ્ત થશે અને મર્યાદા માર્ગે સાધકને ક્લેશ વધુ હોય છે તો એને પણ માનસી પ્રાપ્ત થશે હવે મર્યાદા માર્ગી જ્ઞાની અને મર્યાદા માર્ગી ભક્ત હોય અને એમનો પુષ્ટિ માર્ગ માં અંગીકાર થયો હોય તો ક્રમ ક્રમથી માનસી સેવાનું ફળ મળશે અને મર્યાદામાં અંગીકાર હશે તો સાયુજ્ય મુક્તિ મળશે એટલે કે ભક્તિ માર્ગ પુરુષોત્તમની પ્રાપ્તિ કરવા વાળો છે તેથી જ્ઞાનથી ભક્તિ માર્ગ અધિક છે અને પુરુષોત્તમ તો અક્ષર બ્રહ્મ અક્ષર થી અલગ હેલો હા હા તમારો અવાજ ચપાઈ ગયો છું ફરી કરું નહીં બસ બોલો હવે વાંધો નથી હા બોલો આગળ કહેલી સેવા પ્રાપ્ત થશે એટલે કે કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીતા પરામતા એટલે કૃષ્ણની સેવા સદા કરવી તે સેવા કદાચ માનતી હોય તો એ ફળરૂપ બની જાય હવે મર્યાદા માર્ગી અને અનુગ્રહમાં આવવાથી એટલે કે કૃપા માર્ગમાં આવવાથી માનસી પ્રાપ્ત થશે મર્યાદા માર્ગે સાધકને ક્લેશો વધુ હોય છે જો કૃપા હશે તો એ માનસી સેવામાં પ્રાપ્ત થશે ને હવે મર્યાદા માર્ગી જ્ઞાની અને મર્યાદા માર્ગી ભક્ત હોય તેમનો જો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થશે તો એ ક્રમથી માનસી સેવાનું એમને ફળ મળશે અને જો મર્યાદામાં અંગીકાર હશે તો સાયુજ્ય મુક્તિ મળશે એટલે ભક્તિ માર્ગ પુરુષોત્તમ ની પ્રાપ્તિ કરવા વાળો છે એટલે તેથી જ્ઞાન થી ભક્તિ માર્ગ અધિક છે અને પુરુષોત્તમ તો અક્ષર થી અલગ છે આજે આજે આટલી સમજ પડી કટ થઈ ગયો ના ચાલુ છે હા એટલે આમાં મુખ્ય વાત એ છે કે મર્યાદા માર્ગે જ્ઞાની અને મર્યાદા માર્ગે ભક્ત અગર હોય એ બંનેનું પુષ્ટ માર્ગમાં અંગીકાર હશે તો ક્રમથી એમને માનસિક સેવાનું ફળ મળશે અને મર્યાદામાં અંગીકાર હોયો તો સાયુજ્ય મુક્તિ મિલેગી મતલબ કે ભગવાનનું સાયુજ્ય મળશે ભગવત મતલબ ત્યાં લીલામાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ નહીં થાય અને માનસી સેવા પણ નહીં મળે ઠાકુર જેનો સાયુજ્ય મળે એવી રીતે ભક્તિ માર્ગમાં જે પુરુષોત્તમની પ્રાપ્તિ કરવા વાળું છે એ જ્ઞાન માર્ગ થી ઉત્તમ છે ગંગાજીના દૃષ્ટાંતથી આ નિરૂપણ કર્યું છે એટલે કે આમાં ખાસ વાત એ છે કે લોકમાં કેટલાક લોકો એમ કે છે કે ભક્તિથી જ્ઞાન મળે છે અને જ્ઞાનથી મુક્તિ મળે છે પણ આત્મા અને પરબ્રહ્મની એકતાનું જ્ઞાન અને આ બધું જગત અક્ષરબ્રહ્મ રૂપ છે એવું જાણવું એને તો જ્ઞાન કહેવાય છે અને જ્ઞાન હોય તો પણ ઠાકોરજીના સંબંધથી તો અતિ દૂર છે એટલે કે અક્ષરબ્રહ્મનું મળી જવું એનો મતલબ એવું નથી કે તમને પરબ્રહ્મ મળી ગયા એટલે તમે પરબ્રહ્મથી તો હજુ ઘણા દૂર છો એ વાત નહીં સમજવી જોઈએ કેમ કે પુરુષોત્તમ તો જે રીતે આપણે આગળના શ્લોકમાં જોયું કે પરબ્રહ્મ જે છે એ તો મતલબ અગણિત આનંદ છે અને અક્ષર બ્રહ્મ જે છે ગણિત આનંદ છે તો અક્ષર બ્રહ્મ કરતા પણ આગળ મતલબ એમનાથી પણ અતીત પુરુષોત્તમ છે એટલે ગીતાજીના બારમા અધ્યાયમાં એ વાતને લખી છે કે અક્ષરની ઉપાસના કરવાવાળાઓને ક્લેશ થાય છે કેમ કે એ લોકોની સાધના બહુ કઠિન છે કેમ કે નિરાકાર ને ભજવું એ બહુ મુશ્કેલ છે એમાં પોતાના ચિત્તને એકાગ્ર કરવું પડે એટલે સાધના પણ બહુ કઠિન છે અને અંતમાં જે ફલ મળે છે એટલે કે મુક્તિ મળે તો એ જીવ જે છે અક્ષર બ્રહ્મની અંદર લીન થઈ જાય એનાથી વિશેષ એને કોઈ ફલ મળતું નથી એટલે એને કોઈ જાતનો સુખના મતલબ કે આનંદનો અનુભવ થવો એ જાતની કોઈ ફિલિંગ હોતી નથી એટલે અક્ષર બ્રહ્મની ઉપાસના કરવા વાળાઓને સાધનામાં પણ કઠિનતા છે અને ફલ મળ્યા પછી પણ જોઈએ એટલો આનંદ મળતો નથી અને જે બધા કર્મોને મતલબ ભગવાન એ વાતને કીધી કે જે બધા કર્મોને મારામાં અર્પણ કરીને ભગવાન પરાયણ રહે છે અને તેમની ઉપાસના કરે છે એમનો ઉદ્ધાર હું શીઘ્ર કરું છું એટલે કે ભક્તિ માર્ગ સંબંધી આજ્ઞા છે એટલે આ જ્ઞાન થી અધિક ભક્તિ માર્ગ છે એ વાતને અહીંયા મહાપ્રભુજીએ प्रूव करे कि ज्ञान मार्गी नु फल तो पुष्ट मार्गीय करता के भक्ति मार्गीय करता नीचु कि ज्ञान मार्गी ने वी वी ने अक्षर ब्रह्म प्राप्ति थे आग तो कोई फल मत नहीं भक्ति मार्गीय तो साक्षात पुरुषोत्तम प्राप्ति थे अंगीकार हो तो अंगीकार हो हसे જે કરેલો હશે એવું આવે શું આવશે એમાં એટલે ગુણાશક્તિ જે ભક્ત ની અંદર દેખાવામાં વધારે આવે કોઈ ભક્તમાં કે એને ભગવાનના ગુણોની અંદર આસક્તિ વધારે છે તો યા તો એ મર્યાદા માર્ગે જ્ઞાની હોય કે મર્યાદા મતલબ ભગવાનના ગુણગાન આશ્રિત છે કે મહાત્મા રિલેટેડમાં વાતોમાં એને ઇન્ટરેસ્ટ છે મર્યાદા માર્ગે ભક્ત એવો છે કે જેને ગુણમાં ઇન્ટરેસ્ટ વધારે છે પણ થોડું બહુ પ્રેમ પણ છે તો આ જાતના લક્ષણો જે વ્યક્તિમાં દેખાવામાં આવે અગર ભગવાનને એને એઝ અ પુષ્ટિજીવ અંગીકાર કરેલો હશે તો એને માનસિક સેવાનું ફળ મળશે અને મર્યાદામાં અંગીકાર કરેલું હશે તો સાયુજ્ય મુક્તિ મળશે કેમ કે એનું ઇન્ટરેસ્ટ જે છે ને ગુણની અંદર વધારે છે ભગવાનના મહાત્મ્ય જ્ઞાનમાં વધારે છે સેવા ભક્તિ પ્રેમ ઉપર મતલબ સ્નેહ એનામાં એટલું બધું નથી તો એના કારણે મહાપ્રભુજી ફલમાં ભેદ બતાડે છે કે અગર પુષ્ટમાર્ગી તરીકે જીવનો અંગીકાર હશે તો તો એને ચોક્કસ ભગવાન થયું છે મતલબ વૈકુંઠમાં પ્રાપ્ત કરાવીને લીલોપયોગી દેહ વગેરે પ્રાપ્ત કરાવી શકે માનસી ફલ પણ અહીંયા પૃથ્વી ઉપર મળી જાય અને જે અગર એનો માર્ગમાં મતલબ મર્યાદા માર્ગમાં એનો અંગીકાર હશે તો ભગવાન એને સાયુજ્ય મુક્તિ અપાવે છે આપે કીધું ને કે મર્યાદા માર્ગી જ્ઞાની માર્ગમાં હશે તો એને સાયુજ્ય મુક્તિ તો એમાં બે કેટેગરી આવી જશે કે જ્ઞાની અને ભક્ત બેવ આવી જશે હા બંને આવી જશે જય જય દંડા પ્રણામ હા બોલો એની અંદર લખ્યું છે કે गीताजी के बारे बारहवें अध्याय में लिखो है कि जो अक्षर की उपासना वाले को कलेश अधिक હોય है तो अक्षर की उपासना यानी क्या जैसे अक्षर की उपासना जो बालोद में सांख्य मार्गी की दिखाई ना एक वो प्रकार है और एक दूसरा भी प्रकार है पर मुख्य बात यह कि वो प्रकार ये है कि जिसमें क्योंकि अक्षर ब्रह्म तो निराकार है साकार तो है नहीं इसलिए निराकार ब्रह्म की उपासना करनी बहुत मुश्किल होती है क्योंकि उसमें हमारा चित्त लगे ना जिसको तुम देख नहीं सकते समझ नहीं सकते बात नहीं कर सकते जिसका स्वरूप भी तुम जानते नहीं हो तो ऐसे व्यक्ति में या ऐसे स्वरूप में अपने मन को स्थिर करना चित्त की कृष्ण मतलब चित्त को उसमें प्रवण करना ये बहुत डिफिकल्ट होता है तो साधना में भी कठिनाई है क्योंकि चित्त लगता ही नहीं है निराकार स्वरूप में कैसे लगाओगे हम तो घर में सेवा करते हैं ठाकुर जी सामने बिराजते हैं श्रृंगार करते हैं भोग अरोग आते हैं तो हमारा चित्त लग जाता है पर जिसको तुम देख नहीं सकते जिसका दर्शन नहीं कर सकते जिसके साथ कुछ पूजा वगैरह भी कुछ नहीं कर सकते तो ऐसे स्वरूप में मन लगे कैसे तो साधना भी कठिन है और रिजल्ट जो मिलता है कि जीव जो है वो अक्षर ब्रह्म में लीन हो जाता है अगर चित्त लग गया तो और चित्त लग जाने से फल मिलता है कि चित्त जीव जो है वो अक्षर ब्रह्म में लीन हो जाता है तो लीन तो ऐसा होता है कि उसका सत और चित्त दोनों अक्षर ब्रह्म के साथ चित्त में घुल मिल जाता है और उस जीव का स्वतंत्र अस्तित्व बचता नहीं है तो मुक्ति प्राप्त कर लेने के बाद भी मतलब कि फल मिल जाने के बाद भी ऐसे आनंद की अनुभूति होती नहीं है क्योंकि जीव तो बचा ही नहीं वो तो अक्षर ब्रह्म में मिल गया तो भगवान ये कहते हैं कि उसमें क्लेश पूर्ण है मतलब कि साधना भी बहुत कठिन है इजीली हो नहीं जाता है जन्मों जन्म निकल जाते हैं और रिजल्ट मिलने के बाद भी उसमें कुछ इतने खास आनंद की अनुभूति नहीं होती है जी जय जय हाँ वो मर्यादा में जो मानसी मिल रही है तो वो तो कुछ मर्यादा पुष्टि का ही वो हुआ भक्त हाँ वो मर्यादा पुष्टि जी हुआ अगर मानसी मिली तो રાજા હા બોલો આ ક્રમથી માનસી નું ફળ મળશે એ કેવી રીતે ક્રમથી આગળ જે ક્રમ બતાડ્યો ને કે ભાગવત તત્પર રહે તીર્થવાસ કરે ને ભાગવતજી નું અધ્યયન કરે તો આ ક્રમ થી કે એ પોતાની એક તો કમીઓને પૂરી કરે અને પછી આગળ જઈને ને એને એનું ફળ મળે એમ હા બોલો છું હા બોલો ટીકામાં पहला पैराग्राफ में छठी से बीजी लाइन ऐसे भक्ति मार्ग है सो पुरुषोत्तम की प्राप्ति करवे वारो है सो ज्ञान मार्ग से उत्तम है सो गंगा जी के दृष्टांत सो निरूपण कियो है ये केवी રીતે સમજના પડી ક્યાં લખેલું છે ટીકામાં પહેલો પેરેગ્રાફ છેલ્લેથી બીજી લીટી પુરુષોત્તમ की प्राप्ति કરી વાળો હોય તો જ્ઞાન માર્ગ ઉત્તમ તો ગંગાજી કે દ્રષ્ટાંત એટલે ગંગાજીના દ્રષ્ટાંતમાં એ વાતને બતાડીને કે જે વ્યક્તિ મતલબ કે જે ગંગાજીનું ભજન કરે છે મતલબ કે આદિદેવી સ્વરૂપનું જે ભજન કરે છે એને સાક્ષાત ગંગા દેવી મળી જાય છે અને જેને ગંગા દેવી મળી ગઈ એને ભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપ તો મળી જ જાય છે એ વાતને અહીંયા મહાપ્રભુજી બતાડી છે કે એટલે જે વ્યક્તિને ભૌતિક સ્વરૂપ મળ્યું એને તો કેવળ પાણી મળ્યું આધ્યાત્મિક મળ્યું એને તો ચલો નું ફળ મળી ગયું કે પાપ મુક્ત થઈ ગયા પણ જેને આદિદૈવિક મળે છે એને તો બંને મળી ગયું પણ જેને આધ્યાત્મિક મળ્યું એને આદિદૈવિક તો મળ્યું જ નહીં એટલે આદિદૈવિક સ્વરૂપને ભજન કરવા વાળા જે છે એ શ્રેષ્ઠ છે એ વાતને મહાપ્રભુજી ગંગાજીના એક્ઝામ્પલ થી સમજાવ્યું કેમ કે પુરુષોત્તમ નું ભજન છે એટલે એટલે જે મુક્તિ માર્ગી છે કે અક્ષરબ્રહ્મ નું ભજન કરવા વાળા છે એને તો અક્ષરબ્રહ્મ મળશે પણ પુરુષોત્તમ તો એનાથી દૂર જ રહી ગયા એટલે એનું ફળ તો આધિદૈવિક સ્વરૂપની પ્રાપ્તિ વાળા કરતા તો ઓછું છે हाँ जैसे हमारा પછી નીચે છે એ નીચે इतने लोक में इतने कहते जो भक्ति तो ज्ञान मिले और ज्ञान तो मुक्ति मिले તો પછી જ્ઞાન ભક્તિ કરતા જ્ઞાન પછી ઉત્તમ છે એવું થશે એમાં એટલે મહાપ્રભુજી એને એમ કીધું કે લોકમાં એવું કે છે આપણે એ માનતા નથી લોકમાં મતલબ બધા લોકો એમ કે તમે જ્ઞાન પ્રાપ્ત મતલબ ભક્તિ કરો પ્રેમ કરો તો જ્ઞાન મળે અને જ્ઞાન થી મુક્તિ મળે પણ આવું હોતું નથી એમ રાજા આ ક્રમ ક્રમથીમાં અમે લોકો એવું કરતા હતા કે તનુવિત વિત્તજા ચિત્તનું પ્રવણ અને માનસી એવી રીતે લીધું હતું કે સિદ્ધાંત માં જે આગળ બતાવ્યો છે નહીં એ ક્રમ નથી આગળ જે રેફરન્સમાં આગળના શ્લોકના રેફરન્સમાં કે મહાપ્રભુ જયારે એમ કીધું કે ઉભયોસ્તુ ક્રમેણ નહીં હોય એટલે કે બંનેને કોણ બંને જે આગળના શ્લોકમાં કહ્યા એ બંનેને હા હા એટલે આ ક્રમ નથી લેવાનો ને તનવી હા એટલે ક્રમ મહાપ્રભુજી જે સુધારો કર્યું ને કે તમારી અંદર જે કમી છે એને પૂરી કરવા માટે તમે શું કરશો એ સુધારા વાળા વ્યક્તિને ક્રમથી કીધું છે કે તમે આ ક્રમથી અગર આગળ વધશો અંતમાં તમને માનસી જેવા મળશે કે માનસીની સિદ્ધિ થશે પ્રણામ રાજા હા બોલો એટલે અમે એમાં એવું કર્યું રાજા કે એ ભૂલ હશે અમારે તો કે કૃષ્ણ સેવા સદા કરશે તો એને માનસી સેવાનું ફળ મળશે એમ એટલે આ બંને જણા જે છે એને આગળ ક્રમથી કીધું ને તો આગળ પહેલા શ્લોકથી જોઈએ આપણે તો એને જે કૃષ્ણ સેવા સદા કર્યા માનસી સાપરામ એટલે જે કૃષ્ણ સેવા સદા કરશે એને માનસી પરમ ફળ એના માટે મનાયેલી છે તો એ રીતથી કર્યું હતું તો એ એટલે એમાં પણ કઈ ખોટું નથી ક્રમ તો મહાપ્રભુજી એ બતાડ્યો છે પણ ખાસ આ શ્લોકમાં જયારે વાત છે તો એ આગળના શ્લોકના માં છે કે જયારે મહાપ્રભુજી એમ કીધું કે આ રીતે તમારે કરવાનું અને એના જ માં એમ કીધું કે જો આ રીતે કરશો તો આગળ કહેલા બંને લોકો માનસી સેવા સુધી પહોંચશે હા રાજા અને બીજું આ જે કહે છે ને મર્યાદા માર્ગે જ્ઞાની ને મર્યાદા માર્ગે ભક્તો હોય વિનકો પુષ્ટિ માર્ગ મેં અંગીકાર હોય ગોતો તો એનો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થાય કેવી રીતે એ તો મર્યાદા માર્ગે જ્ઞાની ને મર્યાદા માર્ગે ભક્તો હોય તો આપણને એક તો ખબર છે કે વરણ જે છે એ બધાનું નક્કી છે એમ તો અહીંયા પછી એવી શક્યતા કેમ બતાવી કે પુષ્ટિ માર્ગ માં અંગીકાર હશે તો એમ શક્યતા એટલે બતાડી કેમ કે જે વ્યક્તિમાં ગુણશક્તિ વધારે દેખાય છે એ કેસ ડાઉટફુલ બની જાય છે કે ભાઈ આ વ્યક્તિ મર્યાદા માર્ગીય છે કે પુષ્ટિ માર્ગીય છે કેમ કે ગુણાશક્તિ વધારે છે સ્નેહ અને ભક્તિ ઓછી છે તો કેવી રીતે ખબર પડે એટલે મહાપ્રભુજી અહીંયા એ વાતને કીધું કે અગર એ ભક્તિ માર્ગમાં એનું અનુગ્રહ મતલબ વરણ ભગવાને કર્યું હશે તો એને ભક્તિ માર્ગે ફલ મળશે અને ભગવાનની પ્રાપ્તિ થશે અને માનસી મળશે પણ ભક્તિ માર્ગે વરણ નહીં હોય ને સત્યમાં કેવલ મર્યાદા માર્ગીય જ હશે હવે તો પછી એને ભક્તિ માર્ગે ફલ નહીં મળે એને સાયોજ્ય મુક્તિ મળશે હજી પણ બંને ભાઈ બેન બંને વાત કરો છો અંકલ આંટી ની અવાજ આવે છે તમારો ફોન અનમ્યુટ છે પ્લીઝ મ્યુટ કરો અહીંયા એકો આવશે તમારી અવાજ આવી રહી છે જો પ્લીઝ તમને આજે મ્યુટ કરતા નહીં આવડે તો ડિસ્કનેક્ટ કરી દો ફોન અને લિંક સાંભળી લેજો પૂછ્યું છે કોઈને આમાં કોણે હલ્લો કર્યું હા જે જે હવે આગળ કરું વીસમો શ્લોક કે હા બસ આમાં કોઈને કઈ પ્રશ્ન નથી ને હવે ના ના નથી હા અહીંયાથી નથી આગળથી हाँ ठीक है हाँ करो हाँ। जैसे मर्यादा मार्गीय में इसमें और वो कम होता है मतलब जैसे वो वो कहते हैं ना गुणाशक्ति और वो ज्यादा है तो वो पुष्टि मार्गीय है तो फिर उसको मतलब मानसी मिलेगी गुणाशक्ति ज्यादा हो तो वो मर्यादा मार्गीय होने के लक्षण है जिसको शास्त्र में इंटरेस्ट ज्यादा है और स्नेह कम है और पुष्ट मार्गी का लक्षण ये है कि उसको ज्ञान तो है ही पर स्नेह की अधिकता है हाँ तो वो ऑब्जर्वेशन से कोई मतलब देख करके उसे बता सकता है हाँ पर मर्यादा पुष्टि भी ऐसा हो सकता है पर उसको देख के हमें फीलिंग ऐसी आ जाती है कि क्या ये मर्यादा मार्गी होगा कि स्नेह कम है और भगवान में आसक्ति मतलब गुणाशक्ति ज्यादा है तो हाँ जी जी રાજા हाँ હવે આમાં એવું થશે કે ફલમાં જ બધું સમાધાન થશે આ બધા બધી શંકાઓનું એવું છે हाँ बिल्कुल હમ એટલે મહાપ્રભુજી પુષ્ટિપ્રામ મર્યાદા વેદમાં જે વાતને કીધી ને એ બસ ખાસ એ જ છે કે ભાઈ તમે સાધના ગમે એટલી કરી લો પણ ફળના લેવલ પર તો જેનું જે વરણ છે ફળ તો એ જ પ્રમાણે મળે બરાબર એટલે ફળમાં કોઈ નિશ્ચિત વાત નહીં કરી શકે શું ફળ કયા જીવ માટે છે હા એ એ તો આપણે રુચિ જ્યાં બેસે ને જે કરીએ એના આધારે આપણે તો આપણી ગાડી ચલાવવાની બાકી અંતમાં તો પ્રભુ જે રીતે વરણ કર્યું હોય એ રીતે ફળ મળે બરાબર હા હા કરો વીસમો શ્લોક હા गंगा जी को दुष्ट कियो है ताको दूसरो तात्पर्य कहत है ગંગાજીને અ, દ્રષ્ટાંત આપ્યું છે તેનો દૂસરો બીજું તાત્પર્ય કહે છે ભક્ત ભાવે તું તિરસ્થો યથા દુષ્ટે સ્વકર્મભિઃ અન્યથા ભાવમ આપન તસ્માત સ્થાનાંચ नश्यति भावार्थ जैसे गंगा तीर पे रहतो पुरुष भक्त न હોય તો अपने दुष्कर्म सु पाखंडीपने तो प्राप्त હોય के और तीर्थ रूप स्थान सुहु नष्ट हो जाए है जैसे भक्त हूँ भक्ति के अभाव में अपने दुष्कर्म सु वा स्थान सु भ्रष्ट हो के नीच योनि में जन्म लेते हैं જેવી રીતે ગંગા તીર ઉપર રહેલો જીવ ભક્તિ ન હોય તો પોતાના દુષ્કર્મથી પાખંડીપણાને પ્રાપ્ત થાય છે થઈને અને તીર્થરૂપ સ્થાન થી પણ નષ્ટ થઈ જાય તેવા ભક્ત પણ ભક્ત ભક્ત ભક્તિના અભાવમાં પોતાના દુષ્કર્મથી તે સ્થાનથી ભ્રષ્ટ થઈને નીચિયોનીમાં જન્મ લે છે ટીકા ગંગાજી કે તીર પે રહ્યો હોય और अपने दृष्ट अपने दुष्ट कर्म करी के विपरीत भाव को प्राप्त थयो होय सो जैसे वास स्थान सु नष्ट होय के तैसे भक्त को अभाव होय भक्ति को अभाव होय तो भगवान के सानिध्य वाले देश में रहत होय तो हूँ अपने दुष्ट कर्म सो पाखंडीपने को प्राप्त भयो होय સો આરૂઢ પતિત હોય છે ગંગાજીના તીર પર રહ્યો હોય અને પોતાના દુષ્કર્મોથી વિપરીત એટલે કે અલગ ભાવથી પ્રાપ્ત થયો હોય તે તેવો જ જેવો તે સ્થાનથી નષ્ટ હોય નષ્ટ હોય હે નષ્ટ હોય છે તે ભક્તોનો અભાવ હોય ભક્તિનો અભાવ હોય તો ભગવાનના સાનિધ્યમાં રહેવા વાળો રહેવાના દેશમાં રહેતો હોય તો પણ પોતાના દુષ્ટ કર્મોથી પાખંડીપણાને પ્રાપ્ત થયો હોય અ, પ્રાપ્ત થયો હોય તે આરૂઢ પતિત હોય છે हाँ इतने जैसे को उच्च स्थल पे चढ़ी के गिरे है तैसे भक्ति मार्ग में आयो होय और भक्त न होय तो દુષ્ટ કર્મંસુ પાખંડી હોય કે વા માર્ગને ભ્રષ્ટ હોય છે એટલે જેવી રીતે કોઈ ઊંચા સ્થાન ઉપરથી ચડીને નીચે પડે તે તેવી રીતે ભક્તિ માર્ગમાં આવ્યો હોય અને ભક્ત ભક્તિ ના હોય તો દુષ્ટ કર્મથી પાખંડીપણાને પ્રાપ્ત થઈને તે માર્ગથી ભ્રષ્ટ થાય છે એસે થાય છે જે જે હવે મને આમાં દુષ્ટ કર્મ નહીં પેલા તમને જે સમજાયું હોય ને કયો ઓકે ભક્તિનો અભાવ હોય અને ભગવાનના સાનિધ્ય સાનિધ્ય વાળા દેશમાં રહેતો હોય પણ પોતાના દુષ્કર્મો દુષ્કર્મોથી પાખંડીપણાને પ્રાપ્ત થઈને આરૂઢ પતિત થયો હોય અરૂઢ પતિત થયો હોય ઓર જે પ્રાપ્ત થયેલો હોય અને તે અરૂઢપતિ થયો હોય તે કેવી રીતે ભક્તિ માર્ગ માં આવ્યો હોય અને ભક્તિ માર્ગમાં ન આવ્યો હોય તો દુષ્કર્મોથી પાખંડીપણાને એ પ્રાપ્ત થયો જ એવું માનવું એ એ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે એટલે માર્ગની બહાર એવું છે જે મતલબ આમાં મુખ્ય વાત ઈ છે કે ગંગાજીના તીર પર રહેતો હોય અને પોતાના દુષ્ટકર્મોના કારણે વિપરીત ભાવને પ્રાપ્ત થાય મતલબ કે ગંગાજીના મહાત્માને ન સમજે ગંગાજી પ્રત્યેનો વ્યવહાર બરોબર ના રાખે સામાન્ય જલ જેમ ગંગા જલની સાથે વ્યવહાર કરે તો શું ફળ મળે એને નીચ ફળ મળે એને એના કારણે એ તીર્થ થી નાશ થઈ જાય શું કામ કેમ કે તીર્થ નું અપમાન કરવાનો દોષ લાગે એને કોના કારણે લાગે કેમ કે એને આડો વ્યવહાર કર્યો છે ગંગાજી ને યોગ્ય વ્યવહાર કર્યો નથી એવી રીતે ગંગાજીના તીરે રહે છે કિનારા પર રહે છે આટલું ઊંચું ફળ હાથમાં છે તો પણ શું કામ એ ભ્રષ્ટ થાય છે કેમ કે એનો વ્યવહાર યોગ્ય નથી ગંગાજીના એક્ઝામ્પલ થી આપણે પણ ભક્તિ માર્ગ માટે એ સમજવાનું કે તમે ભક્તિ માર્ગમાં આવી ગયા દીક્ષા લઈ લીધી આટલો ઉત્તમ માર્ગ મળ્યો મહાપ્રભુજી જેવા ગુરુ મળ્યા તો પણ ભક્તિ માર્ગ માં આવ્યા પછી પ્રભુથી પ્રેમ નથી પોતાના ઉદ્દેશ્ય ને સમજતા નથી ભક્તિ માર્ગ રિલેટેડ પ્રોપર જ્ઞાન નથી તો ફાયદો શું તમારો એટલે કે પાછું એનું એ નીટ ફલ તમને પાછું મળશે એના કારણે કેમ કેમ કે યોગ્ય વ્યવહાર તમે રાખ્યો નથી સરખી રીતે બિહેવિયર રાખ્યો નથી મહાપ્રભુજી અને ઠાકોરજીના મહાત્મ્યને સમજ્યા નથી અને પ્રભુથી પ્રેમ નથી તો રિઝલ્ટ આ જ થવાનું છે એમ વાત મહાપ્રભુજીએ ગંગાજીના થી સમજાવી કે એટલે આધ્યાત્મ વ્યવહાર અગર રાખવો ભક્તિ માર્ગમાં આવ્યા પછી પણ આપણું બિહેવિયર ભક્તિ માર્ગને અનુરૂપ ન હોય ઠાકોરજીના મહાત્મ્યને આપણે જાણીએ સમજીએ નહીં અને એના વગર આ જાતનો વ્યવહાર આપણે કરતા હોઈએ એના કારણે ભક્તિ માર્ગમાં આવ્યા પછી પણ ભક્તિ થી ચુત થઈ જવાય એટલે કે ભક્તિ માર્ગમાં આવીને તમે દોષ કરો મિસ્ટેક કરો તો ઠાકોરજી નું અપમાન કરવાનું નું અપમાન કરવાનું ફલ મળે તમને તો માર્ગમાં આવવાને કારણે તમારો નાશ થાય જેવી રીતે ગંગાજીના કિનારે રહીને પણ ગંગાજીના પ્રત્યે બરોબર વ્યવહાર ન હોય તો ગંગાજીનો દોષ લાગે તીર્થના દોષ લાગે અને એના કારણે નીચીઓનીમાં જન્મ મળી શકે તમને પાપ લાગે નરકની પ્રાપ્તિ પણ થઈ શકે વધારે પડતા મોટા દોષ હોય તો તો આ વાતને અહીંયા મહાપ્રભુજી સમજાવી છે કે જેવી રીતે ગંગાજીના કિનારે રહેલા હોવા છતાં પણ વ્યવહાર પ્રોપર ન હોય તમારું તો પછી માર્ગના કારણે તમને ખરાબ યોનીમાં જન્મ મળે ખોટું ફલ મળે પાપ મળે જેવી રીતે ગંગાજીના કિનારે રહેનાર વ્યક્તિ સાથે થાય છે એ વાતને મહાપ્રભુજીને સમજાવી છે જી જય જીજી પ્રણામ હા બોલો એક સવાલ છે કે અજયજી ભાવાર્થમાં એવું લખ્યું છે કે તેસે ભક્ત હું ભક્તિ કે અભાવ મેં તો જે જે ભક્ત હોય તો ક્યારે હોય ભક્તિ હોય તો જ ભક્ત હોય એવું નહીં એમાં ભક્તિનો અભાવ કેવી રીતે હોય એટલે કે ભક્ત હોય એનો મતલબ અહીંયા એ છે કે જે પુષ્ટિ માર્ગમાં આવ્યો છે વ્યક્તિ એવો બરાબર હા જીજી હા એટલે કે ભક્ત થી અહીંયા સ્નેહી નહીં સમજવાનું પણ જે વ્યક્તિ પુષ્ટિ માર્ગમાં આવ્યો છે એવા વ્યક્તિ માટે વાત છે પુષ્ટિ માર્ગમાં તમે આવી ગયા છો દીક્ષા લીધી મહાપ્રભુજીને પોતાના ગુરુ પણ કર્યા તો પણ વ્યવહાર પ્રોપર ના રાખ્યો એ અર્થમાં ઠીક છે બીજું કઈ પૂછવું છે કોઈને અને જે રીતે આજના પુષ્ટિમાર્ગની જે કન્ડિશન છે ને એને ખાસ અહીંયા સમજવાનું છે કે એની સાથે પ્રોબ્લેમ એ જ છે કે આપણે માર્ગમાં ઘૂસી આવ્યા છે લોકો મહાપ્રભુજીની દીક્ષા લઈ લીધી તો પણ મહાપ્રભુજીમાં નિષ્ઠા નથી મહાત્મ્ય જ્ઞાનને સમજતા નથી અને માર્ગમાં આવીને જેવી રીતે દેવલક લે દેવલક થઈ જાય દેવદ્રવ્યનો પ્રસાદ ખાતા થઈ જાય આ જાતના ઊંડા જતા કામ કરે તો માર્ગમાં આવ્યા અને આ જાતના ખોટા વ્યવહાર કરે એના કારણે તમને હીન ફળની પ્રાપ્તિ થાય એ વાતને મુખ્ય અહીંયા સમજવાની છે એટલે મહાપ્રભુજી કહે છે કે માર્ગમાં આવ્યા પછી પણ તમારો વ્યવહાર યોગ્ય ન હોવાને કારણે તમને ખરાબ ફળ મળે અને નરકની પણ પ્રાપ્તિ થાય એટલું હીન યોનીમાં જન્મ મળી શકે આ જાતના કર્મોને કારણે આવી ગતિ થાય છે કેમ કે ભક્તિમાર્ગમાં આવ્યા પછી તમે આવા વ્યવહાર કર્યા છે ને આવા વ્યવહાર થાય તો કામ છે કેમ કે માર્ગમાં આવ્યા તો પણ નિષ્ઠા નથી ભક્તિ નથી માર્ગ થી મતલબ નથી અને ભૂસી આવ્યા જેમ તેમ ને નિભાવે જાય છે એવી કન્ડિશનની અંદર આ જાતના ખરાબ ફળની પ્રાપ્તિ પણ થઈ શકે એટલે માર્ગમાં આવ્યા પછી પણ એવું નથી કે જે વૈષ્ણવ માને છે કે બ્રહ્મસવન થયું એટલે અમને તો સ્વર્ગ નક્કી કે કૃષ્ણની પ્રાપ્તિ થવાની એવું નથી માર્ગમાં આવ્યા પછી પણ આપણું બિહેવિયર પણ બરોબર હોવું જોઈએ માર્ગ અનુકૂળ આપણા વ્યવહાર હોવા જોઈએ તો પુષ્ટિ નો ફલ આપણને મળે એના વગર ના મળે હા બોલો हाँ आरूढ़ पति કરાવું ને આરૂઢ પતિ તો મતલબ કે માર્ગ ઉપર આરૂઢ થઈ ગયો માર્ગ ઉપર તો ચડી ગયો પણ માર્ગમાં ચડ્યા પછી પણ માર્ગમાં આવીને પતિત થયો એટલે ઉપર કેવી રીતે ગયો કૃષ્ણ જે એટલે દીક્ષા લીધી એ અર્થમાં હા અને કૃષ્ણ એક દેવ અને મહાપ્રભુ જેવા ગુરુ મળ્યા એ રીતે ઉપર ગયો એ રીતે એ રીતે બરાબર કે માર્ગમાં આવે આટલું ઉત્તમ માર્ગ મળ્યો તો એ વ્યવહાર બરોબર ન રાખ્યો એના કારણે આવી હિન્યોનીમાં ફલ મળે એટલે ઉપર જઈને પડશે વધારે પછડાશે એ જ અર્થમાં આવી ગયા તો પણ લક્ષણ ન હોય તો શું થાય એટલે પેલું પેલું જમીન ઉપરથી પડત ને આ ઉપરથી પડશે હા પ્રવાહી જીવે પાપ કઈ કર્યા તો ચાલતા ચાલતા પડશે હા બરોબર છે ને આ આરૂઢ પદ્ધતિ એટલે ઉપર ગયા પછી પડશે ઉપર ચડ્યો એટલે મહાપ્રભુજી જેવા ગુરુ મળ્યા કૃષ્ણ ઈષ્ટદેવ પ્રાપ્ત થયા આ એને આરું ઉપર ચડવાનું છે એટલે ત્યાંથી હવે પડશે જો યોગ્ય વ્યવહાર નહીં કરે તો હા બસ બરોબર હા એવું ને હા એ ભલે ભલે હા જે જે દુષ્ટ કર્મન કરી કે વિપરીત ભાવ કુ કેવા દુષ્ટ કર્મ કરીને વિપરીત ભાવ દુષ્ટ કર્મ કરી એટલે કે જેવી રીતે ગંગાજીના કિનારે રહેતો પણ સામાન્ય જલની જેમ ગંગાજીની સાથે વ્યવહાર તમે કરો તો એ તો દુષ્ટ કર્મ કહેવાય ને એવી રીતે ભક્તિ માર્ગમાં આવ્યા પછી આટલો ઉત્તમ માર્ગ પ્રાપ્ત થયું હોવા છતાં પણ પ્રભુને અનુકૂળ મહાપ્રભુજીને અનુકૂળ વ્યવહાર ન હોય અને માર્ગ વિપરીત વ્યવહાર હોય તો શું ફલ મળે એ ઓકે જી જી અને પોતાના દુષ્ટકર્મોથી પાખંડીપણોને પ્રાપ્ત થયો એનો મતલબ કે માર્ગમાં આવી ગયા તમે તો પણ કર્મો તો ખોટા ચાલે છે તમને ખબર છે જે રીતે જ્યાદાતર બધા જ ગોસ્વામી બાળકોને પણ ખબર છે કે ભાઈ મહાપ્રભુના સિદ્ધાંત શું છે અને અમે શું કરી રહ્યા છીએ તો પણ કરી જાય છે તો જાણ્યા પછી પણ માર્ગમાં આવે પછી પણ આટલી હીન દશા આપણી થઈ જાય છે એનાથી ખરાબ તો શું કહેવાય જી જી એમ એ અર્થમાં હા જી એટલે પછી પાખંડની જેમ એટલે બધાની બની જાય ખોટા કામ રહી રહીને પાખંડી થઈ જાય હા બોલો આપણે દુષ્કર્મ હોય છે નીચે જન્મ લે છે ભક્તિ માર્ગીય વાતાવરણ ન મળ્યું કે સેવા કરવા ન મળી કે કૂતરા બિલાડાનો કે વૃક્ષના એવા જન્મ મળી ગયા કેમ કે મહાપ્રભુજી સર્વનિર્ણયમાં તો એ આજ્ઞા કરી કે ભગવાનનો ભક્ત છે ને ભગવાનનું નામ લીધું છે એના કારણે નામ પણ લીધું છે તો પણ એ વ્યક્તિ ને નરક તો ભગવાન નહીં અપાવે સિવાય કે પુષ્ટિ માર્ગે જીવ ન હોય તોની વાત છે ને ભક્તિ માર્ગે જીવ અગર હોય તો પછી એને નીચ યોનિમાં જન્મ મળી જાય હા મળે હેલો રાજા હા બોલો હા રાજા મને એવો પ્રશ્ન હતો કે આપણે માણસ ને જ્ઞાન પ્રભુ નું જાણ્યું જગત શું છે જીવ શું છે પ્રભુ નું સ્વરૂપ શું છે પછી આપણે સમર્પણપૂર્વક રીતે એવા મહાપ્રભુજી કીધું એ પ્રમાણે કરવાની ચાલુ કરી પણ મને આ તત્વનું આપણને ખબર પડી પણ લીલામાં આપણને જે ઠાકોરજીએ જે વ્રજમાં લીલાઓ કરી છે બધી એ લીલાઓનું આપણને હજુ સ્ફુરણ કે સ્ફૂર્ત કે કશું એવું આપણને અનુભવ બી નથી થતો તો એ થોડુંક શુષ્ક લાગે છે તો એના માટે શું કરવાનું કરવાનું એ જ કે સમર્પણ સેવા ભાગવત નું અધ્યયન આ ત્રણ ઉપાય છે અને એ ત્રણ એને કન્ટિન્યુ રાખવા જોઈએ મહાપ્રભુજી એટલે બંને માટે કીધું છે કેમ કે જે વ્યક્તિને સેવા પૂજા ઉત્સવ વગેરેમાં ઇન્ટરેસ્ટ હોય તો એને પણ એ જ ફળ મળે અને જે વ્યક્તિને ગુણાશ્રિત હોય તો એને પણ ભાગવતજી દ્વારા પોતાનું ઈચ્છિત વસ્તુ મળી જાય એટલે મહાપ્રભુજી બંને માટે ભાગવતજી નું અધ્યયન એટલે રાખ્યું કેમ કે લીલા પણ નો મતલબ લીલા પણ છે અને તત્વ પણ છે એ વાતને ખાસ ધ્યાન રાખવી જોઈએ કે ભાગવતજી નું પઠન જે છે એ નિત્ય જરૂરી છે એનું અધ્યયન દ્વારા લીલાનો અનુભવ થાય લીલા સમજાય એની અંદર ભાવ પણ થાય ને સાથે સાથે ઠાકોરજીની સેવા કરતા કરતા સમર્પણ બરોબર કર્યું છે ને તનુવિત જ સેવા થાય છે તો ઇન ધ પ્રોસેસ ધીરે ધીરે થઈ જશે બહુ ઉતાવળ કરવા જેવું નથી એટલે આપણા તરફથી કોઈ કમી છે એ વાતને સમજવી જોઈએ અહીંયા કે અગર આપણને એટલે કમી એ જ પાર્ટમાં છે કે મહાત્મ્ય જ્ઞાન અધૂરું છે કે શ્રવણ કીર્તન સ્મરણમાં કઈ ખૂટે છે કે સમર્પણ યોગ્ય નથી કે તનુવિતતા બરોબર નથી થઈ રહી તો આ બધાના કારણે જ આ જાતની કમીઓ રહી જાય છે એને પૂરવાની કોશિશ કરવી જોઈએ इसमें क्या था वो समझ में नहीं आया आंसर तो आया क्वेश्चन इन्होंने ये पूछा था कि जो जीव है उसने मतलब तत्व वगैरह समझे हैं पढ़े हैं महाप्रभु जी के ग्रंथों को पढ़ा तो ब्रह्म ज्ञान हुआ है ब्रह्म रिलेटेड सारी बात समझ समझ भी आई है पर अभी भी लीला का इतना ज्ञान नहीं है या लीला का अनुभव नहीं है तो ये सब कुछ फीका फीका लगता है जी राय हाँ, हाँ बोलो અહીંયા જે તીર્થ ઉપર જે વ્યક્તિ રહી રહ્યો છે કે જ્યાં તે રહેવા એટલે એ તીર્થમાં જે રહી રહ્યો છે સામાન્ય વ્યક્તિ તો એ સામાન્ય વ્યક્તિ માટે તો આ નિયમો એટલે એને લાગુ નહીં પડે ને આ ભક્ત એના માટે જ આ વ્યવસ્થા છે કારણ કે જે સામાન્ય માટે પણ જે વ્યક્તિ ગંગાજી ગંગાજીના મહાત્મ્યને જાણ્યા વિના ત્યાં જઈને હિન્દુ છે વૈદિક છે અને આ જાતના વ્યવહાર કરી દે તો એ મિસ્ટેક તમારી છે કે તમે ગંગાજીના મહાત્મ્યને નથી જાણતા અને એના કારણે શાસ્ત્રીય દોષ તો લાગે જ છે એટલે સામાન્ય વ્યક્તિને તો કશી સમજ નથી છતાં પણ હા તો પણ એ કોની ભૂલ કોની છે નથી સમજ તો એ આપણી મિસ્ટેક છે હિન્દુ છો તમે તો આ જાતનો વ્યવહાર તો અલાઉ ન જ થઈ શકે એ વાતને સમજવી જોઈએ ગંગાજી તીર્થ છે તો તીર્થના ઉપયોગી વ્યવહાર આપણને શીખવું જોઈએ અને સમજવું પણ જોઈએ હા બોલો કે હમણાં કીધું કે જે આપણે શાસ્ત્રના સિદ્ધાંતો ફોલો ન શકતા હોઈએ જેમાં આપણે ફોલો કરવાની અસમર્થતા હોય કે આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતો જાણતા હોઈએ પણ સો સો ટકા એને ફોલો ન કરતા હોઈએ તો પછી આપણને આ બધા દોષ લાગી શકે સો એ સો ટકા કયા અર્થમાં ન કરતા હોઈએ છે ફોલો ના કરીએ એમાંથી કોઈ સિદ્ધાંત ફોલો ના થાય હંડ્રેડ પર્સન્ટ એમાં થોડી ઘણી ચૂંટી રહી જાય આપણાથી અને શાસ્ત્રમાં જે આધાર વિચાર જે કીધેલા છે એ પણ અમુક હંડ્રેડ પર્સન્ટ ફોલો ના થાય એ બધા દોષ તો આપણે લાગે જ ને એમાં એ તો લાગવાના છે સિદ્ધાંત રહસ્યમાં કીધું પણ છે પ્રભુ સાક્ષાત ભગવાને કીધું છે કે સેવા કરતી વખતે હું તમારા અમુક દોષોને જોતો નથી તે એનું પછી આપણે કેવી રીતે કાઢવાનું તારણું એટલે જો દોષ તો આમાં લાગવાનો છે અને એનું રિઝલ્ટ સૌથી મોટું ઈ છે કે આપણને ઠાકોરજીથી આટલી બધી દૂરી છે અને ફલ પ્રાપ્તિમાં આપણે આટલા દૂર રહી ગયા છીએ ને એ દોષોને રિકવર કરવાની કોશિશ કરવી જોઈએ એનાથી વધારે તો બીજું શું થઈ શકે આપણે પ્રયત્ન કરવો જોઈએ જેટલું આપણને સામર્થ્ય હોય એ પ્રમાણે ફોલો કરવું જોઈએ હા બિલકુલ કેમ કે અસમર્પિત ઉપભોગ ને આ બધું શું છે કે થોડા મોટા લેવલના અપરાધ છે કેમ કે મહાપ્રભુજી જયારે એમ કેતા હોય કે તમે ને કહ્યું કયો કે આ બધું તમારું છે ને સર્વસ્વનું સમર્પણ કરો તો પછી આ ઠાકોરજી અને મહાપ્રભુજી બંનેની સાથે ગદ્દારી છે એક જાતની આ જાતના વ્યવહાર જે છે ઠાકોરજી તો પસંદ ના જ કરે અને એના દોષ તો આપણને લાગવાના જ છે તો સવાલ જ નથી સૌથી મોટો દોષ નું રિઝલ્ટ જ એ છે કે આપણને ઠાકોરજી થી દૂર રહી ગયા ઠાકોરજીને એમ લાગશે કે ચલો બોલી તો ગયો પણ કઈ કર્યું કર્યું કઈ નહીં બધું ફોકા જ હતા એવી ઠાકોરજીને ફિલિંગ આવી જાય તો આપણા પાર્ટ માં તો સૌથી મોટો દોષ છે કે પ્રભુ થી આપણે દૂર રહ્યા હમ બીજું કઈ પૂછવું છે કોઈને છે ક્રમ અહીંયા રાખીએ કાલે એક શ્લોક બાકી છે એકવીસ નંબર નો એ કાલે કરશું અને આખા ગ્રંથ એક વખત સમારાઈઝ પણ કરી દઈશ તો આ વાત જરા ક્લિયર થઈ જાય તો એ કાલે કરી લેશું એક વખત ગ્રંથ ને ઓવરઓલ જોઈ લઈએ અને છેલ્લા શ્લોક ને પણ કરી લેશું અને એક વખત બધા લોકો આ ગ્રંથ ને પર જોઈને આવજો કઈ વિષય હજી ન સમજાયું હોય તો પૂછી લેજો પછી આવતા વીક થી આપણે નવો ગ્રંથ સ્ટાર્ટ કરશું પ્રણામ રાજા